એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો આમ મુંદ્રામાં બેઠા બેઠા હંસલ વાર્તા સાંભળે છે અહ તું તો રોજ વાર્તા સાંભળે છો ને ભાઈ વાહ ભાઈ વાહ આવો આવો મારા બાળ દોસ્તો આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે કાગડો અને ઘઉંનો દાણો <laughs> એક ખેડૂતની પત્ની એકવાર ગામને પાદર ઘઉં સાફ કરતી બેઠી હતી હો એટલામાં એક કાગડો આવ્યો અને સુંડલીમાંથી એક દાણો લઈને ઝાડ પર બેઠો હતો ખેડૂતની પત્નીને બહુ ખીજ ચડી એટલે કાગડાને એક એવો તો પથરો માર્યો કે કાગડો કા કા કા કરતો ઝાડ ઉપરથી નીચે પડ્યો અને ઘઉંનો દાણો ઝાડની એક ફાટમાં ભરાઈ ગયો ખેડૂતની પત્ની એકદમ કાગડા પાસે ગઈ અને એને પાંખથી પકડી અને કે મારો ઘઉંનો દાણો લાવ નહીતર હમણાં જ તને મારી નાખું કાગડા કાગડો કે મહેરબાની કરીને છોડી દે હું તારો ઘઉંનો દાણો હમણાં જ લાવી આપીશ કાગડો તો પછી ઝાડ પાસે ગયો અને ફાટમાં દાણો પસલવાઈ ગયો હતો ને એટલે ઝાડને કે ઝાડ ઝાડ દાણો દે ક્રા ક્રા દાણો દે ઝાડ કે હું તો નહીં દઉં પછી કાગડો સુતાર પાસે ગયો અને કાગડો કે સુતારને સુતાર સુતાર ઝાડ કાપ ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં સુતાર કે હું તો કાંઈ ઝાડ કાપતો નથી પછી કાગડો ગયો રાજા પાસે રાજા પાસે જઈને કાગડો રાજાને કે રાજા રાજા સુતાર દંડ સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં રાજા કે હું તો કાંઈ સુથારના દંડ તો નથી પછી કાગડો ગયો રાણી પાસે જઈને રાણીને કે રાણી રાણી રાજાથી રીસા રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં જાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં ક્રા ક્રા રાણી કે હું તો કાંઈ રાજાથી રીસાતી નથી પછી કાગડો ગયો સાપ પાસે સાપ પાસે જઈને કાગડો કે સાપ સાપ રાણીને ડસ રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં સાપ કે હું તો કાંઈ કોઈને ડસતો નથી પછી કાગડો કહ્યો ધોકા પાસે જઈને ધોકાને કે ધોકા ધોકા સાપ માર સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રીસાય નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં ધોકો કે હું તો કાંઈ સાપને મારતો નથી પછી કાગડો ગયો આગ પાસે હો આગ જઈને આગને કે આગ આગ ધોકો બાળ ધોકો સાપ મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રિસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં ક્રા આગ તો કે હું તો કાંઈ ધોકાને બાળતી નથી ભાઈ પછી કાગડો ગયો સમુંદર પાસે હો દરિયા પાસે ગયો અને જઈને ફરિયાદ કરી સમુંદરને અને કે સમુંદર સમુંદર આગ બુઝાવ આગ ધોકો બાળે નહીં ધોકો સાપ મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રેસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં સમુંદર આ સાંભળીને કે હું તો કાંઈ આગો લાવતો નથી પછી કાગડો ગયો હાથી પાસે હો જઈને હાથીને કે હાથી ભાઈ હાથી ભાઈ સમુંદર શોષ સમુદર આગ બુઝાવે નહીં આગ ધોકો બાળે નહીં ધોકો સાપ મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રિસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં હાથી કે હું તો કાંઈ સમુંદરને સોચતો નથી પછી કાગડો ગયો દોરડા પાસે દોરડાને જઈને કે દોરડા દોરડા હાથીને બાંધ હાથી સમુંદર સોસે નહીં સમુંદર આગ બુઝાવે નહીં આગ ધોકો બાળે નહીં ધોકો સાપને મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં ઝાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં દોરડું કે હું તો કાંઈ હાથીને બાંધતું નથી પછી કાગડો ગયો ઉંદર પાસે જઈને ઉંદરને કે ઉંદર ઉંદર દોરડું કાપ દોરડું હાથી બાંધે નહીં હાથી સમુંદર શોષે નહીં સમુંદર આગ બુજાવે નહીં આગ ધોકો બાળે નહીં ધોકો સાપને મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રિસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં જાણે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં ક્રા ક્રા ક્રા ઉંદર કે હું તો કાંઈ દોરડું કાપતો નથી પછી કાગડો ગયો બિલ્લી પાસે હો બિલ્લી તો બેઠી હતી જઈને બિલ્લીને કે બિલ્લી બિલ્લી ઉંદર ખા ઉંદર દોરડું કાપે નહીં દોરડું હાથી બાંધે નહીં હાથી સમુંદર શોષે નહીં સમુંદર આગ બુઝાવે નહીં આગ ધોકો બાળે નહીં ધોકો સાપને મારે નહીં સાપ રાણીને ડસે નહીં રાણી રાજાથી રીસાય નહીં રાજા સુતાર દંડે નહીં સુતાર ઝાડ કાપે નહીં જાડે મારો દાણો લીધો માગું છું પણ આપે નહીં ક્રા ક્રા એમ કરીને તો રડવા લાગ્યો ભાઈ બિલ્લીએ ઉંદરનું નામ સાંભળ્યું કે તરત જ તે ઉંદરને ખાવા દોડી ઉંદર બિલ્લીને આવતી જોઈને ભાઈ દોરડું કાપવા દોડ્યો કપાવાની બીકે આ દોરડું હાથીને બાંધવા લાગ્યું બોલો હાથી તો બંધાવાની બીકે એના ડરથી સમુંદર ઉલેચવા લાગ્યો સૂંઢમાં ખેંચી ખેંચીને પીવા લાગ્યો સમુંદરનું પાણી તો સમુંદર ઉલેચાવા લાગ્યો એટલે આગ ઓલવવા લાગ્યો એટલે આગ ધોકો બાળવા લાગ્યો હો ભાઈ એટલે ધોકો સાપને મારવા લાગ્યો સાપને માર લાગ્યો એટલે તે રાણીને ડસવા દોડ્યો રાણીને સાપની બીક લાગી એટલે રાણી રાજાથી રીસાઈ ગઈ રાણી રાજાથી રીસાઈ ગઈ એટલે રાજાએ સુથારને બોલાવ્યો સુથારને રાજા દંડ કરશે એવી બીક લાગી એવો ડર લાગ્યો એટલે એ તો પોતાની કરવટ લઈને ઝાડ કાપવા લાગ્યો ખર ખર ખર ખર ખર કરતો અને ઝાડે સુતારને આવતો જોઈને તરત જ કીધું એ ભાઈ વધુ ન કાપશો ઘઉંનો દાણો કાગડાને આપી દઉં છું <laughs> પછી તો હંસલભાઈ આ કાગડો ઘઉંનો દાણો લઈને પેલી ખેડૂતની પત્નીને જઈને આપી આવ્યો કે લો બા આ તમારો ઘઉંનો દાણો પછી તો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું અને નીંદર આવી મીઠી મીઠી વાત કરશું પછી મીઠી મીઠી વાતો કરશું પાછા સુઈ જાઓ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો